અનુમોદનનું ફળ બીજાના દોષે પોતાને દંડ મળે ના એમાં કોઈનોએ દોષ નહીં પોતાના દોષથી જ સામેવાળા નિમિત્ત બને એ તો ભોગવે એની ભૂલ કરવું કરાવવું અને અનુમોદવું એ અનુમોદનનું એ ફળ આવે કર્યા વગર ફળ ના આવે અનુમોદન કોને કહેવાય આ કોઈ કોઈ કરતાં અચકાતો હોય તો તમે કહો કે તું તારે કર હું છું ને તે અનુમોદન કહેવાય અને અનુમોદન કરનારની વધારે જોખમદારી કહેવાય કર્યાનું ફળ કોને વધારે મળે તો કે જેણે વધારે બુદ્ધિ વાપરી તેના આધારે તે વહેંચાઈ જાય આ લોક તો કેવા છે કે બીજાની બધી જ ભૂલો જડે અને પોતાની એકે ભૂલ ના દેખાય જ્યારે મન આડું ચાલે ત્યારે કહેશે કે હવે તો આ જગતથી કંટાળ્યો મય બુદ્ધિ ડખો કરે ત્યારે કહેશે કે મારી બુદ્ધિ આડી થાય છે મય પાર વગરના રામાયણ અને મહાભારત બધું જ છે તેનો જ તે માલિક થઈ બેઠો છે